જેનો ક્રમ હોય આજે એ કરો આરંભ હેલો હેલો સંભળાય છે બોલો હા જજે દંડત પ્રણામ હું ચાલુ કરું છું કરો ચાલુ ગઈકાલના નિરૂપણમાં આપણે જોયું કે સુતજી અને સૌનકજીનો મેળાપ થાય છે પછી સુતજી જે સૌનકાજી ઋષિઓએ પ્રશ્ન કર્યા એ પ્રશ્ન એવા હતા કે વક્તાને અને ભક્તોને ભક્ત વક્તા અને શ્રોતાને ભક્તથી ભરી દે અને એવા પ્રશ્નો જે કૃષ્ણ સંબંધી પ્રશ્નો હતા એ સાંભળીને સુખદેવ સુતજીને સુતજી સોનકાદી ઋષિઓને અભિનંદન કરે છે ત્યારબાદ સુતજી કથા પ્રશ્નના ઉત્તર રૂપે કથાનો આરંભ કરતા પહેલા દેવતા અને ગુરુને નમસ્કાર કરે છે તો પછીના શ્લોકમાં સુખજી સુખદેવજી જેવા ગુરુને નમસ્કાર કરે છે કે એ ગુરુ કેવા છે તો કે જેમાં દ્રઢ જ્ઞાન અને વૈરાગ્ય છે વળી તેમને વિષ્ણુના અવતાર હોવાથી કોઈ પણ બી કાર્ય કરવાના બાકી નથી રહેતા અને તેમનામાં બ્રહ્મભાવ થયેલો છે વળી તેમનામાં ઉત્તમ ગુરુ પણ છે અને આગળ પછી ભગવતને સરસાઈ દર્શાવે છે પ્રમેય રૂપપણે પ્રમાણ રૂપપણે તેની ઉત્તમ ઉત્તમ રૂપપણું અને ઉત્તમ સાધનપણું આ ચાર વિશેષણોથી ભગવતની સરસાઈ બતાવે છે કે આવા ભગવતના રથમાં પરોવાયેલા સુખદેવજી છે એવા ગુરુને નમન કરે છે ત્યારબાદ હવે સુતજી દેવતાઓને નમન કરે છે આમાં થોડું જરા ઉચ્ચારમાં સુધારો કરી લો સુત નહીં પણ સૂત સુત નો મતલબ હા દીર્ઘ છે રસ્વ કરીએ તો સુત નો મતલબ અસાધારણ મંગલ કરીને બધાએ કરવાનું સાધારણ મંગલ નીચેના થી કરે કહે છે એટલે અસાધારણ મંગલ એટલે આગળ સુતજીએ સુખદેવજીનું વર્ણન કર્યું એ જ આવશે હા એ જ એ સાધારણ મંગલ નીચેના શ્લોકથી કહે છે એટલે કે જે કથાના આરંભ કરતા પહેલા જે દરેક બધા જે મંગલ આચરણ કરે છે તે હવે કહી રહ્યા છે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસમ તતો જયમ ઉદિરયત નારાયણને અને વળી નરોત્તમ નરને સરસ્વતી દેવીને અને વ્યાસને નમસ્કાર કરીને પુરાણ વગેરે કહેવું આ સાધારણ મંગલનો નિયમ છે કે કથાનો આરંભ કરતા પહેલા આ રીતે નમસ્કાર કર નમન કરવું જયો નામ પુરાણાદિ કૃષ્ણ દ્વૈપાયને રીત અષ્ટાદશ પુરાણાની ભારતમ તત્પ્રકીર્તિતમ જય એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે કહેલ પુરાણ વગેરે અઢાર પુરાણો અને ભારત જેમણે કહેલ છે એટલે આ શ્લોકમાં જે એવું સમજવાનું કે અઢાર પુરાણોનો જય કહે છે કે પછી કૃષ્ણ દ્વૈપાયન કે વ્યાસજીને નમન કરે છે નહીં તતો જયમ ઉદીરયેત એમ કહ્યું ને એટલે આમને નમસ્કાર કર્યા પછી જયનો આરંભ કરવો જોઈએ તો જયનો મતલબ શું તો અહીંયા બતાવ્યું કે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે જે અષ્ટાદશ પુરાણ કયા જે મહાભારત કહ્યું એનું નામ જય એ જય તરીકે ઓળખાય છે नारायणो व्यास इति वाच्यवक्तृस्वरूपकः एक एव પરો હિયાત્મા અદાવંતે નિવેશિત કે નારાયણ વ્યાસ થયેલ હોવાથી એટલે જે નારાયણ છે એ જ વ્યાસ રૂપે થયેલા છે જેમનું નિરૂપણ કરવાનું છે અને નિરૂપણ કરનારના સ્વરૂપ વાળા એટલે ઉપર છે વાચ્ય વક્ત વક્તૃ સ્વરૂપક એટલે કે જેનું નિરૂપણ કરવાનું છે એ વાચ્યરૂપ અને નિરૂપણ કરનારનું સ્વરૂપ એટલે કે વક્તૃ સ્વરૂપ બંને એક જ પર એટલે કે શ્રેષ્ઠ આત્મા એવા પરમાત્માને શ્લોકના આરંભમાં અને અંતે કહેલા છે ઉપસાધકો નરસ્તોક્ત ચકારાત ગુરુતા અપી ચ અવશ્યમ એવ કારેણ સૂત્રાત્મા ચ નરોત્તમ અને સમીપમાં સિદ્ધ કરાવનાર નર કહેલ છે ચ અને શબ્દ હોવાથી તેમનામાં ગુરુપણું પણ છે એટલે કે જે સમીપમાં સિદ્ધ કરાવનાર એટલે જે નર જે છે એ સાધક છે એને ઉપસાધક કહ્યો છે એટલે એ નર છે તે ચ શબ્દ નરસ્તોક્ત એટલે એ જે ચ છે એનાથી ગુરુપણું દર્શાવે છે અને નીચે અવશ્યમ એવ કારેણ ત્યાં એ શબ્દથી એ નર એ આત્મારૂપ નરોત્તમ જે છે એમની જ વાત કહેવામાં આવી છે એમ કહી રહ્યા છે દેવી ભાગ્યાત્મિકા રૂણા વાક્ય રૂપા સરસ્વતી સર્વે તે ભગવદ રૂપા તસ્માદ નમ્યા હિતે સદા મનુષ્યના ભાગ્યરૂપ દેવી સરસ્વતી વાક્યરૂપ છે એટલે કે અહીંયા ભાગવત જે નામાત્મક સ્વરૂપ છે એટલે સરસ્વતી દેવીનું નામાત્મક સ્વરૂપ એ નામાત્મક રૂપે છે એ રીતે સરસ્વતી દેવીને વંદન કરે છે અને તે બધા ભગવદ રૂપ છે એટલે આ નારાયણ નરોત્તમ નર સરસ્વતી દેવી અને વ્યાસ એ બધા જ ભગવદ રૂપ છે તેથી તેઓ સદા નમન કરવા યોગ્ય છે વ્યાસ આ શ્લોકથી નમસ્કાર કરતા હોય શ્રી વ્યાસ શબ્દનો ઉપયોગ કરાતો નથી સરસ્વતી પાસે ચ અને શબ્દ એટલે કે તે સરસ્વતી વાક્યના કહેનારને જણાવે છે તેથી લોકમાં બંને પાઠો વ્યવસ્થાથી જાણવા એટલે કે જે મૂળ શ્લોકમાં છે કે દેવી સરસ્વતી વ્યાસમ એટલે કે આ સૂતજી જે નમન કરી રહ્યા છે એટલે વ્યાસનું નિરૂપણ કર્યું છે તો જે વ્યાસજી આ કથાનો આરંભ કરતા પહેલા જો એ આ મંગલ કરતા હોય તો સરસ્વતી દેવી સરસ્વતી વ્યાસમને બદલે દેવી સરસ્વતી ચૈવ એ પ્રમાણે લેવું એમ એ મને સમજાય છે અને એ ચૈવથી સરસ્વતી એ સરસ્વતી અને સરસ્વતી વાક્યને વાક્યને બંને નમન કરે છે એવું અહીં મને સમજાય છે એટલે ક્યાં ચૈવ છે દેવીમ સરસ્વતીમ ચૈવ અથવા કોઈ જગ્યાએ વાપી એવી રીતે પણ સરસ્વતી વાપી હા તો એ બંને ઉચિત છે તો વ્યાસ પણ પાઠ ઉચિત છે અને આ જો મંગલાચરણ છે વ્યાસજી દ્વારા થયેલું હોય તો વ્યાસજી જગ્યાએ ચૈવ અથવા વાપી હવે આગળ નિદાન હવે આ મારું નિરૂપણ પૂરું થયું હવે આગળ બીજા ફોન છે બીજો અહીંયા ચોથા શ્લોકમાં કહ્યું ને કે નારાયણ ને અને વળી નરોત્તમ નર ને એટલે નારાયણ થી અહીંયા વિષ્ણુ લેવાના અને નરોત્તમ નર ને એટલે અહીંયા પરબ્રહ્મ લેવાના એવી રીતે લેવાનું છે હલો નારાયણ નરંચૈવ નારાયણ નમસ્કૃત્ય નરંચૈવ નરોત્તમ એટલે નરો ની અંદર જે ઉત્તમ તે સરસ્વતી દેવી અને વ્યાસ એ બધાને મંગ નમસ્કાર કરી રહ્યા છો એટલે નરોત્તમ કોણ એવું પૂછ્યું કેમ કે વિષ્ણુ તો આવી ગયા તો પછી નરોત્તમ માં કોને લેવું નારાયણ થી વિષ્ણુ લેવાના અને નરોત્તમ નર એથી શું લેવાનું હા એક મિનિટ આનો કોઈ ખુલાસો નથી તે છતાં હું વધારે જોઈને કહીશ પાંચમી કારિકામાં એવું લખ્યું છે કે આત્મારૂપ નરોત્તમ તો એ આત્મારૂપ નરોત્તમ નો કોઈ અર્થ થતો હશે પરમાત્મા રૂપે એમ જોઈએ આગળ આવે ત્યારે નીચેના શ્લોકમાં પ્રશ્નોનું અભિનંદન કરતા તેમનો નિર્ણય કરેલો અર્થ કરે છે એટલે આપણને જે પહેલા શ્લોકમાં પ્રતિપૂજન કર્યું કે પ્રતિપૂજન કરી ઉત્તર કહેવાનો આરંભ કર્યો સુતજીએ તેઓના વચનનું એટલે એ સૌનકજીએ જે પ્રશ્નો પૂછ્યા તેમના વચનનું પ્રતિપૂજન કરી એટલે કે અભિનંદન કરી અને અર્થ કહી એનો નિર્ણય કરીને અર્થ કહી રહ્યા છે સૂતજી કહે છે મુનય સાધુ પૃષ્ટો અહમ લોકમંગલમ યત્રિત કૃષ્ણ સંપ્રશ્નો યેન આત્મા સુપ્રસિદ્ધતિ હે મુનિઓ લોકના મંગલરૂપ તમે મને સારો પ્રશ્ન કર્યો કારણ કે તમે શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કર્યો છે જે પ્રશ્નથી ભગવાન ઘણા પ્રસન્ન થાય છે અહીં સૂતજી સૌનકજીને કહી રહ્યા છે કે લોકમાં પણ મંગલરૂપ થાય તેવો પ્રશ્ન તમે સારો કર્યો સારો પ્રશ્ન અહીંયા કેમ કર્યો કે સાધુ પૃષ્ઠો અહમ વધી લોકમંગલમ એટલે કે લોકમાં મંગલરૂપ છે કારણ કે તમે શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કર્યો છે એટલે સાધુ પ્રશ્ન કર્યો છે કે એવા પ્રશ્નથી આત્મા સુપ્રસિદ્ધ હતી એટલે કે ભગવાન કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે ઘણા પ્રસન્ન થાય છે શ્રી કૃષ્ણ જ ફલ છે સર્વ પ્રાણીઓને આ લોકનું અને પરલોકનું ફલ આપનાર પણ તે જ છે શ્રી કૃષ્ણ જ ફલરૂપ છે બધા પ્રાણીઓને આ લોકમાં અને પરલોકમાં આ ફલ આપનાર તો કેવળ કૃષ્ણ જ છે ભુક્તિ મુક્તિ અને મુક્તિ અને લીલાઓ અને અવતારો અને ધર્મનું રક્ષણ કરનાર પણ તે જ છે તેથી છ પ્રશ્નોનો અર્થ પણ તે જ છે એટલે કે ભોગ મોક્ષ અને લીલા અને અવતારો અને ધર્મનું રક્ષણ કરનાર પણ તે કૃષ્ણ જ છે તેથી છ પ્રશ્નોનો અર્થ પણ શ્રી કૃષ્ણ વિશે એમ કહી રહ્યા છે બીજા પ્રશ્નમાં મુક્તિ છે કે ભક્તિ છે પાઠ મુક્તિ છે તે અહીંયા એટલે ઉપર મને એવું લાગ્યું હતું કે આ ઉપર કહ્યું ને કે આ લોકોનું ફળ તો એટલે ભુક્તિ કયું હોય એવું મને લાગ્યું ના ના એક નંબર નું ફૂટનોટ માં આપેલું છે ફૂટનોટ માં દિયેલો અહીં ભક્તિ વૃંદાવન પ્રેસ વાળી પ્રતમાં ભુક્તિ પાઠ છે હા પણ અહીંયા સુબોધનીજીમાં તો ભક્તિ છે ભક્તિ મુક્તિ એમાં એટલે જ્યાં ભુક્તિ છે ત્યાં ભક્તિ સમજવાનું બીજા પ્રશ્નમાં બીજું ફલ કયું તે પણ હમણાંથી જ પ્રાપ્ત થાય છે અહીંયા જે પુસ્તકમાં બે નંબર કહ્યું છે એમાં કહે છે કે બીજા પ્રશ્નમાં એટલે કે અધ્યાય એક નો શ્લોક માં તેનાથી આત્મા પ્રસન્ન થાય એમ કહેલું છે એટલે એ શ્લોક અગિયારમાં શું વાત કરી રહ્યા છે કે જે જે સાર રૂપ હોય એટલે શાસ્ત્ર ઘણા છે કરવાનું ઘણું છે પણ તમારી બુદ્ધિથી જે સાર રૂપ હોય તે અમને બુદ્ધિથી તમે નિશ્ચય કરીને કહો કે જેનાથી આ બધા ભૂતોનું પણ કલ્યાણ થાય તો એ રીતે અહીંયા પૂછી રહ્યા છે કે તે એવા એવું એવું અમને નિર્ણય કરીને જણાવો કે જેનાથી આત્મા પ્રસન્ન થાય એમ કહેલું છે તે બીજું અંતઃકરણની રૂપ યજ્ઞ આ મૂલ્યો માટે જ થાય છે આમનાથી જ એટલે આ પ્રશ્નોથી જ થાય છે એવો અર્થ જણાય છે કારણ કે બીજો પ્રશ્ન તો સામાન્ય લોકો માટે કરેલો છે અને અહીં પણ પ્રશ્નોનું જ મહત્વ જણાવે છે અહીં કૃષ્ણ સંબંધી જે પ્રશ્ન કર્યા છે તે પ્રશ્નનું મહત્વ જણાવે છે અને એવા પ્રશ્ન કર્યા છે કે જે સામાન્ય લોકો આજે અગિયારમા શ્લોકમાં જે પ્રશ્ન કર્યો છે એમાંથી સામાન્ય લોકોનું પણ મંગલ થાય એવો પ્રશ્ન એમને કરે છે એમ અહીંયા કહી રહ્યા છે એટલે જે એ હમણાંથી જ પ્રાપ્ત થાય છે બીજું ફળ કયું તે પણ હમણાંથી જ પ્રાપ્ત થાય છે હે મુનિઓ અર્થનો નિશ્ચય કરેલા આવો જો કે જે પૂછવામાં આવે તેનો જ ઉત્તર દેવો યોગ્ય છે સૌનકજીને કહી રહ્યા છે કે અર્થનો નિશ્ચય કરેલા છે એ લોકો અને પણ તો પણ જે પૂછવામાં આવે તેનો જ ઉત્તર દેવો યોગ્ય છે છતાં પ્રશ્ન સારો જ કર્યો છે એટલે આપણે સામાન્ય પ્રશ્નના એટલે જે એટલો જ ઉત્તર આપવો યોગ્ય છે કારણ કે તે શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કર્યો અને જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે તે જ લોકોના મંગલરૂપ છે કૃષ્ણ સંબંધી પ્રશ્ન જ મંગલરૂપ છે એનાથી જ લોકોનું મંગલ થાય છે ભગવાનનો અથવા તેમના ધર્મનો આવેશ થાય ત્યારે અંતઃકરણ પણ પ્રસન્ન થાય છે એટલે ભગવાનનો આવેશ થાય અથવા તો ભગવાનના ધર્મોનો એનો આવેશ થાય ત્યારે પણ અંતઃકરણ અહીંયા અંતઃકરણમાં ત્રીજી ફૂટનટમાં કહી રહ્યા છે કે આત્મા આત્મા એટલે ભગવાન અને અંતઃકરણ એટલે ભગવાન પણ પ્રસન્ન થાય છે અને આત્મા પણ પ્રસન્ન થાય છે એટલે કે જીવને અહીંયા કહી રહ્યા છે એવું મને લાગે છે તો ભગવાન પણ પ્રસન્ન થાય છે અને જીવની પણ પ્રસન્નતા થાય છે આ સામાન્ય ઉત્તર કહ્યું આ સામાન્ય રીતે કહી રહ્યા છે બીજા શાસ્ત્રમાં શ્રવણ કર્યા પછી મનન અને નિધિધ્યાસન કરવાથી કાર્યની સિદ્ધિ થાય છે જ્યારે અહીં ભાગવતમાં તો તે પ્રશ્નથી જ થાય છે એટલે બીજા બધા શાસ્ત્રો છે ભક્તિ સિવાયના ભાગવતજી સિવાયના જે બીજા શાસ્ત્રો છે એને તો શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસન એવું કરવાથી પછી કાર્યની સિદ્ધિ થાય છે જ્યારે અહીં ભાગવતમાં તો પ્રશ્નથી જ થઈ જાય છે એવી તિથિ તેથી પ્રશ્નથી શાસ્ત્રની સમાપ્તિ થાય છે એટલે સૌનક વગેરેના જે પ્રશ્ન છે એ પ્રશ્ન પર જ આખું ભાગવત છે એના જવાબ રૂપે જ છે એમ કહી રહ્યા છે તેથી એ પ્રશ્નથી શાસ્ત્રની સમાપ્તિ થાય છે એમ અહીંયા કહી રહ્યા છે આજે જે આજે પાંચમો શ્લોક છે ને એમાં અહીંયા એવું લખેલું છે કે હે મુનિઓ મુનિઓ એટલે મુનિઓનો અર્થ કરેલો છે અર્થનો નિશ્ચય કરેલાઓ એટલે શું જેથી એટલે એમને અર્થનો નિશ્ચય કરીને એમને અર્થની ખબર છે એટલે એમને શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્ન કર્યા છે શ્રી કૃષ્ણ જ અર્થરૂપ છે એવી એમને ખબર છે એટલે જ એમને અર્થનો નિશ્ચય કરેલા હોય એમ કહ્યા તો એમને બીજા કોઈ પ્રશ્ન નહીં કરે ને કૃષ્ણ સંબંધી પ્રશ્ન ભવિષ્યમાં બીજી વાર કરતા બરાબર એટલે જે સંબોધન કરવામાં આવી રહ્યું છે એ એમાં એ સંબોધનની પસંદગી શા માટે કરવામાં આવી શૌનકાદીઓ એટલે હે શૌનકાદી હે ઋષિ કે હે સાધુ સંતો એવું ન કહીને હે મુનિઓ એમ કેમ કહ્યું સૂતજીએ એટલા માટે સૂતજીએ જાણે છે કે આ બધા મનનશીલ છે અને એને કારણે એમને જે અર્થ તાત્પર્ય શું છે એનું બોધ છે એટલે એવું સંબોધન કર્યું જે અહીંયા આ વૃંદાવન પ્રેસ વાળી જે પ્રત છે એ જુદું હોય છે એટલે એમાં આમાં કાયમ એવું લખેલું આવે છે કે આ પ્રેસ વાળી પ્રતમાં આ થયું હોય એટલે જેમને જે પ્રકાશન પ્રાપ્ત થયું અચ્છા એનો આધાર લઈને ચાલ્યા છે એટલે આમાં એમણે એમ કહ્યું છે કે ત્યાં ભુક્તિ છે ભક્તિની જગ્યા હા લીલા અને પછી અવતાર એમ અને ધર્મ એટલે એમાં એવું લખ્યું કે ખાલી વૃંદાવન પ્રેસવાળી પ્રતમાં આ પાઠ છે તે વધારે સારો લાગે છે એમ લખ્યું છે એની સંગતિ તો બેસી શકે છે કે સર્વ પ્રાણી નામ ઐહિક આમુષ્મિક ફલદાતા ચ સ એવ પ્રાણી માત્રની ઐહિક એટલે લૌકિક એટલે આ લોકનું પણ ફળ થઈ ગયું ને મેમ લૌકિક ફળ આપનારા છે ભગવાન જ છે તો તેના અનુરૂપ ઐહિક ફલ ના દાતા તરીકે ભુક્તિ લીલા અને પારલૌકિક ફલના દાતા તરીકે મુક્તિ લીલા એવી રીતે એનો સંગતિ યથાક્રમ બેસી શકે છે ભક્તિ હોય તો પણ કઈ ખોટું નથી હા તો ભક્તિ તો એટલે પેલું ચડતા ક્રમમાં જોઈએ ને એટલે મુક્તિ ઠીક લાગે છે ચડતા ક્રમમાં પેલું મુક્તિ પછી લીલા પછી અવતાર પછી બીજું જે આ બીજો મેં જે શ્લોક કર્યો હતો ને એમાં જે ફૂટનોટ છે ને એમાં એવું લખ્યું છે ઉપર બે બે ભાગથી કરેલ અર્થ પ્રમાણે ઉપર ત્રણ ત્રણ ભાગથી કરેલ અર્થ પ્રમાણે એટલે એનું શું અર્થ છે બીજા શ્લોકના જે ફૂટનોટ છે ને કયા શબ્દ ઉપર ફૂટનોટ છે એક તો પેલી જે શ્રુતિ હતી ને વૃક્ષો વૃક્ષોમાંથી શબ્દની ઉત્પત્તિ થઈ એ જે શ્રુતિ છે ને યજ્ઞ માટે રહેલી વાણી ખરેખર દેવોમાંથી નીકળે તેની આગળ અથવા શબ્દ છે એના પર છે અને એ જ લાઈન પૂરી થાય છે શબ્દની ઉત્પત્તિ થઈ અને શબ્દ પ્રાણીઓના હૃદયને પ્રેરનાર શબ્દથી તે વૃક્ષોને કહેવાનું કારણ કહેતા એ અથવા અને કહેતા બે શબ્દ પર છે ભક્તિ કરેલા પ્રમાણે જ વૃક્ષ રૂપથી ઉત્તર આપ્યો ગણાય એમ હોય તો શ્લોકમાં વૃક્ષો અભિનંદન કાળનું કહેલો વિરોધ થાય એટલે મૂળ અહીંયા પ્રશ્ન તો એ છે ને કે એમને તન્મય હોવાને કારણે અભિનંદન વૃક્ષોએ કર્યું વૃક્ષો કરી હતી એ મૂળ મૂંઝવણ છે વૃક્ષો એ કઈ રીતે કર્યું એનો એક તો એ છે કે પોતે કેમ કે સુખદેવજી એ બ્રહ્મભાવ સંપન્ન થઈ ગયા હોવાને કારણે એ વૃક્ષ બોલ્યા કે સુખ બોલ્યા એમાં કોઈ બ્રહ્મભાવ હોવાને કારણે કોઈ અંતર નથી રહી જતો એટલે વૃક્ષ બોલ્યા એ સુખજી બોલ્યા અને સુખ બોલ્યા એ વૃક્ષ બોલ્યા એટલે એ તો ખ્યાલ આવે પણ જે આપણે સુબોધની આમ કન્ટિન્યુઅસ વાંચતા હોય ને તો આ સમજ નથી પડતી એટલે મને એવો વિચાર આવે છે કે આ જે ત્રણ નંબરની ફૂટનોટ છે એમાં આપણે કે ઉપર બે બે ભાગથી એટલે બીજી ફૂટનોટના અનુસંધાનમાં છે એવું કદાચ હોય શકે ત્રણ નંબરમાં તો પુત્ર અને ઇતિ શબ્દોની સંધિ થઈ એમ ના મારું પેલું જૂનું છે ને ઝેરોક્સ એટલે એ કદાચ આપનામાં ચોથું કે પાંચ પાંચમું કે છઠ્ઠું હશે હા એટલે ઉપર બે બે ભાગથી કરેલા અર્થ પ્રમાણે સુખેજ વૃક્ષરૂપથી ઉત્તર આપ્યો ગણાય એમ હોય તો શ્લોકમાં વૃક્ષોએ અભિનંદન કર્યાનું કહેલ એનો વિરોધ થાય તો તારવો ભિનેદુ એમ જે કહ્યું છે જો સુકે કહ્યું વૃક્ષરૂપમાં તો પછી તારવો ભિનેદુ એમ ન કહીને સુકે કહ્યું એમ જ કહેવું જોઈતું હતું એ વિરોધ થાય એટલા માટે આ બીજો એક એનો વિકલ્પ બતાવે છે વિકલ્પની દ્રષ્ટિએ હમ અને જે આ જે સુનિતાનો શ્લોક હતો ને એમાં એક આ દેવ દૈત્ય વાળું જે લખ્યું છે કે સર્વશ્રુતિઓના શ્રુતિઓના સારરૂપ છે અને દેવ દૈત્ય વગેરેના વિશે યોજાયેલી શ્રુતિનો ભાગવતમાં તે તે દૈવ દૈત્યના અભિપ્રાયથી અર્થ કહેવામાં આવે તો ખામીવાળું થાય તેવું થતું નથી એમ અખિલ શબ્દથી જણાવેલ છે તો જે શ્રુતિ દેવ અને દૈત્ય વિશે બની છે એના માટે એ સમજાતું નથી આ એવી શ્રુતિ કઈ છે ને એનો અર્થ શું કહેવા માંગે છે તે એટલે શાસ્ત્રનો જે અર્થ છે જે આમાં પણ ભાગવતના સંબંધમાં એ વાત કહી હતી ને આગળ કે જે અક્ષરાર્થ છે એ પદાર્થથી દુર્બલ છે પદાર્થ છે એ વાક્યાર્થથી દુર્બલ છે વાક્યાર્થ એ શ્લોકાર્થથી શ્લોકાર્થ અધ્યાયાર્થી અધ્યાય પ્રકરણાર્થી અને પ્રકરણાર્થ સ્કંદા એવી રીતે ઉત્તરોત્તર દૌર્બલ્ય છે કેમ કે જેટલા પણ નાના લેવલ ઉપર જઈને અર્થનો વિચાર કરશો તો ત્યાં તો કૃષ્ણ નહીં મળે ત્યાં તો શિવજી પણ મળી શકે અને બ્રહ્માજી પણ મળી શકે કે કોઈ કંસ કે શિશુપાલ પણ મળી શકે એ અધ્યાયના કે શ્લોકના અર્થ તાત્પર્યના રૂપમાં તો કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અહીંયા તમે આમ કેમ કહી રહ્યા છો કે ભાગવત નો પ્રતિપાદ્ય કૃષ્ણ છે તો એ તાત્પર્ય છે વિચાર કરશો તો એનો અર્થ કૃષ્ણ છે બાકી તત્ત વાક્યનો અર્થ વિચાર કરશો તો તો કઈ પણ લાગશે એટલે મહાપ્રભુ જે સુબોધીની જે જ્યાં જ્યાં કર્યા છે ત્યાં અમુક જે આ દાનવનો અર્થ નીકળી શકે સકલ વેદનો અર્થ વિચાર કરો તો એવું નથી હા એટલે મહાપ્રભુજી જે સુબોધીની જે લખ્યા છે ને તો અમુક દૈત્યોના કે આ કંસના કે કોઈના એવા વાક્ય હોય કે શિશુપાલના તો એ વાક્યનો કૃષ્ણ સંબંધી અર્થ કરીને સમજાવ્યો છે તે એ રીતનું સમજાવવા માંગે છે અહીંયા ના એવું જરૂરી નથી એ તો ત્યાં એમણે જે નિંદા સ્તુતિ કરી છે એના પૂરતી જ વાત છે બાકી જ્યાં કંસનું નિરૂપણ છે તો છે જ ને એ તો છે પણ એ જે બોલે છે ને અમુક શબ્દો તો એ પોઝિટિવલી જે કૃષ્ણ સંબંધી તેનો અર્થ કરીને અમુક જગ્યાએ લીધો છે ને તો એવું આવશે ત્યારે હું પૂછીશ તે વખતે જજે હા જજે દંડક પ્રણામ આગળ કોનો છે હા બોલો ને આમાં આપે એવું કીધું કે શાંત સુખદેવજી શાંત બનીને જતા હતા ત્યારે એમને મુનિ કહેવાયા તો શાંત રીતે જતા હતા ને મુનિ કહેવાયા એવું કેમ શાંત ન હતી શું સુખદેવજી શું કરતા હતા શાંત થઈને જતા હતા એટલે એમને મુનિ કહ્યા ત્રીજા સ્થિતિ ન હતી એમ મુનિ શબ્દથી કહેલું છે તો શાંત સ્થિતિ ના હોય તો મુનિ કેવી રીતે કહેવાય છે ત્રીજા શ્લોકમાં બીજા બીજા શ્લોકમાં બીજા શ્લોકમાં છેલ્લે હા જતા રહેતા સુખની શાંત સ્થિતિ ન હતી એમ મુનિ થી કહેલું છે જેજે મને એટલે એમાં તે વખતે એવું સમજાયું હતું કે મુનિનો સ્વભાવ ચિંતન કરવાનો હોય ને મુનિ હંમેશા ચિંતન કરતા હોય છે તો એ તે વખતે બ્રહ્મભાવનું ચિંતન કરી રહ્યા હતા એટલે એમને મુનિ કહ્યું છે કારણ કે એમની તે વખતે શાંત સ્થિતિ ન હતી પણ એ બ્રહ્માત્મક ભાવનું ચિંતન કરતા હતા એટલે ચિંતન કરવાને લીધે એમને મુનિ કહ્યા છે એવું મને તે વખત સમજાયું હતું ગતસ્ય તૂષ્ણીમ ભાવમ નિવારયતી મુનિમ ઋષિ એટલે જે સુખદેવજી ગતસ્ય એટલે જે જઈ રહ્યા છે એમના તૂષ્ણીમ ભાવ એટલે એમ ચૂપ છે જઈ રહ્યા છે તો આ માણસ એવું એક્સપેક્ટ કરે કે એ સાવધાન છે એટલે કોઈ એમને બોલાવે તો એને સાંભળે છે અને એનો ઉત્તર પણ આપી શકે છે કોઈ ધ્યાનમાં બેઠો હોય તો જુદી વસ્તુ છે કે સૂઈ ગયો હોય સમાધિસ્થ હોય તો જુદી વાત છે તો અહીંયા જે સુખદેવજી જઈ રહેલા સુખદેવજી એમ એમાં સુખદેવજીના માટે મુનિપદનો પ્રયોગ છે એ તાત્પર્યથી છે કે એ અત્યારે કોઈ એમ જડભાવને પ્રાપ્ત નથી થયેલા પરંતુ મનન એટલે મૌન ધારણ કરીને અત્યારે જઈ રહ્યા છે મુનિ અવસ્થા ઉત્તર ના આપ્યો એ મુનિના માટે ઉચિત છે તાત્પર્ય છે ખબર કઈ ના હતી એટલે એ બે એવી અવસ્થામાં નહોતા જે કોઈ બોલે એમને સમજ પડતી હતી એવું લઈ શું લખ્યું છે જતા રહેતા શુકની શાંત સ્થિતિ ન હતી એમ મુનિ શબ્દથી કહેલું છે હા તો અહીંયા શુકને મુનિપદથી એટલા માટે કહ્યા કે મનનશીલ હતા એટલા માટે એમનું જે ઉત્તર ન આપવું એ જે મૌન છે એ મૌન એનાથી અન્યથા અર્થ નહીં લેવો જોઈએ કારણ કે મનનશીલ છે કોઈ જાડો હોય કે ઉદંડ હોય અસભ્ય હોય તો એના માટે આ દોષરૂપ છે પરંતુ કોઈ મનન કરી રહ્યો હોય ને તે વખતે ચૂપ હોય તો એને દોષરૂપ ન માનવું જોઈએ જેમ કોઈ પૈસા ગણતો હોય રૂપિયાની નોટો અને ત્રેપન ચોપન છપ્પન સત્તાવન એમ કરીને એને ગણતો હોય તે વખતે આપણે એને કંઈ વચ્ચે બોલાવીએ તો એ જવાબ ના આપે જ્યાં સુધી એની સોની ગણતરી પૂરી ન થઈ જાય તો તો એને આપણે સમજી શકીએ કે એ યોગ્ય છે કેમ કે એને તો ફરીથી ગણવી પડશે જો વચ્ચે કંઈ પણ કહેશે તો એમ અહીંયા એ મનનમાં પ્રવૃત્ત છે હા દંડવત પ્રણામ દેને કરું છું હા હા હેલો જીજી હેલો જીજી હા કોણ હા જીજી હા બોલો બોલો હા હા જીજી દંડવત પ્રણામ આમાં છે ને તો ભોગતી મુક્તિ અને લીલાઓ અને અવતારો અને ધર્મનું રક્ષણ કરનાર પણ તે જ છે એટલે અવતારોમાં તો પ્રભુ પોતાનો જ અવતાર હોય છે તો એ નથી જ ખ્યાલ આવતો જઈએ આ બીજો પેરેગ્રાફમાં છે કે પાંચમા શ્લોકમાં બીજો પેરેગ્રાફ છે એથી કૃષ્ણ જ ફળ છે એમાં બીજી લીટી છે ને કે મુક્તિ અને લીલાઓ અને અવતારો અને ધર્મનું રક્ષણ કરનાર પણ તે જ છે એમાં શું સમસ્યા છે એમાં છે તો મુક્તિ અને લીલાઓ અને ધર્મનું રક્ષણ પણ તો એ જ કરે છે અવતાર તો પ્રભુ પોતે જ લે છે બધી રીતે તો પછી એમનું જ રક્ષણ એ સમજ નથી પડતી ધર્મનું રક્ષણ કરનાર પણ ભગવાન જ છે જે અવતાર ધારણ કરે છે તે પણ ભગવાન જ છે ભક્તિ આપનારા અને મુક્તિ આપનારની જે લીલા કરે છે તે પણ ભગવાન જ છે એમ સમજ જી જી હા સમજ પડી હા આજે છઠ્ઠો શ્લોક કરું છું હવે ફલ અને સાધનના પ્રશ્નોને ભેગા કરીને નીચેના શ્લોકથી આરંભી સત્તર શ્લોકોથી પોતપોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રનો અર્થ કહે છે એટલે આગળ પાંચમા શ્લોકની અંદર ફલ અને સાધન સંબંધી સામાન્ય અર્થ કયો એ પાંચમા શ્લોકની અંદર સામાન્ય અર્થ કન્ક્લુડ કરીને કહી દીધો છે એ આગળના પહેલા અધ્યાયની અંદર નવ દસ અગિયાર બાર અને સાડા બાર એ એટલા શ્લોક સુધી જે ફલ સાધન સંબંધી જે પ્રશ્ન હતા એનો અહીંયા પાંચમા શ્લોકની અંદર સામાન્ય રીતે ઉત્તર આપ્યો હવે છઠ્ઠા શ્લોકથી આરંભીને સત્તર શ્લોક સુધી એનો ફળ સાધન સંબંધી જે પ્રશ્ન છે એનો વિશેષ રૂપથી ઉત્તર આપે છે આપવાનું કહે છે પોતપોતાના અધિકાર ભગવાનનો સાક્ષાત્કાર એ ફળ છે થોડી થોડી વારમાં બહુ જોરથી ધડામ ધડામ અવાજ થાય છે એ શું છે ફટાકડા કોઈ બહાર ફટાકડા ફોડે ભગવાનનો સાક્ષાત્કાર ફલ છે એટલે ફલ ફલનું નિરૂપણ કરવું અહીંયા સાધનની પરંપરામાં પહેલા ધર્મ છે હવે સાધનની વાત કરે છે ફલ સંબંધી વાત કરી એને વિશેષ આગળ કહેશે પણ અહીંયા એનું ખાલી નિરૂપણ કર્યું હમણાં કે ભગવાનનો સાક્ષાત્કાર એ ફલ છે હવે સાધન ની વાત કરે છે સાધન ની પરંપરામાં પહેલા ધર્મ છે એટલે અહીંયા ધર્મ ને સાધન કહ્યું છેલ્લી ભગવાનની પ્રસન્નતા છે એટલે એ ધર્મરૂપી જયારે સાધન કરીશું ત્યારે છેલ્લે ભગવાન પ્રસન્ન થશે અને એ પ્રસન્નતા થોડી થોડી સર્વ સાધનોમાં હોવાનું કહેવું જોઈએ એટલે સાધન જેમ જેમ સાધન કરીશું એનાથી થોડી થોડી ભગવાનની પ્રસન્નતા થશે તેમ દરેક સાધનમાં થોડી થોડી પ્રસન્નતા થતા પરંપરાના અંતે ભગવાનની ઘણી પ્રસન્નતા થાય ત્યારે ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે એટલે આ રીતે સાધનથી ફલ બતાવ્યું એ સાધનો પૈકી ભક્તિ ત્રણ પ્રકારની છે અને જ્ઞાન પણ ત્રણ પ્રકારનું છે એટલે જે ધર્મ ધર્મ જે સાધન બતાવ્યું એ ધર્મની એ ધર્મની અંદર ભક્તિ છે અને જ્ઞાન છે એમાં ભક્તિ ત્રણ પ્રકારની છે અને જ્ઞાન ત્રણ પ્રકારનું છે રુચિ શ્રવણ અને પ્રેમ એ ત્રણ પ્રકારની ભક્તિ છે અને આત્માનું જ્ઞાન તત્વનું જ્ઞાન અને ભગવાનનું જ્ઞાન એ ત્રણ પ્રકારના જ્ઞાન છે એટલે આ રીતે ત્રણ પ્રકારની ભક્તિ અને ત્રણ પ્રકારના જ્ઞાન જે ધર્મ છે એને અહીંયા આગળ મહાપ્રભુજી સાધન રૂપે કહી રહ્યા છે ધર્મ અને વૈરાગ્ય સાધન છે એટલે આ ધર્મ એ ધર્મ અને આ જ્ઞાન એટલે કે વૈરાગ્ય એ સાધન છે તેમની પરંપરામાં તેમને યોગ્ય પ્રમાણે જણાવવામાં આવશે એટલે એને બે પરંપરા જે અહીંયા આગળ જણાવેલી છે એમાં તે પૈકી પ્રથમ નીચેના શ્લોકથી આરંભીને એક પરંપરા કહે છે એમાં પ્રથમ પરંપરા હવે છઠ્ઠા શ્લોકથી કહી રહ્યા છે એમાં ધર્મનું નિરૂપણ કરશે સવય પુંસા પૂરો પૂરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિ હતા યયા આત્મા સુપ્રસિદ્ધ હતી તે જ ખરેખર પુરુષોનો ઉત્તમ ધર્મ છે કે જેનાથી અધોક્ષજ ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન થતું નથી એટલે અધોક્ષજ એ ભગવાન માટે નિર્દેશન છે એવા ભગવાન કે ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન ના કરી શકાય એવા ભગવાન તેમના તેમનામાં ફલના પ્રયોજન એવા ભગવાનમાં ફલનું પ્રયોજન ફળના પ્રયોજન વિનાની અને અટકે નહીં તેવી ભક્તિ થાય એટલે ખરેખર પુરુષોનો ઉત્તમ ધર્મ એ છે કે આવા અધોક્ત ભગવાનમાં કોઈ પણ પ્રકારના ફળના પ્રયોજન વિના અને અપ્રતિહતા અહેતુકી એટલે કોઈ પણ પ્રકારના ફળના પ્રયોજન વિનાની અને અપ્રતિહતા એટલે કે અટકે નહીં એવી ભક્તિ અધોક્ષ ભગવાનમાં થાય એ જ પુરુષોનો ઉત્તમ ધર્મ છે જે ભક્તિથી ભગવાન સારી રીતે પ્રસન્ન થાય જો આવી ભક્તિ આપણે કરીએ આ બે લક્ષણવાળી અહેતુકી અને અપ્રતિહતા આ બે લક્ષણવાળી જો ભક્તિ કરીએ તો એવી ભક્તિથી ભગવાન સારી રીતે પ્રસન્ન થાય હવે એનું વિવેચન અહીંયા આગળ છે ધર્મ સાધન છે અને ભક્તિ તેનું ફલ છે એ તો જોયું ઉપર તે ધર્મો પૈકી ધર્મરૂપ શાસ્ત્રમાં કહેલા શ્રવણ વગેરે જાણી શકાય તેવા પ્રકારથી જ ભક્તિ પ્રાપ્ત કરાવનારા છે એટલે અહીંયા જો મારું ભૂલ હોય તો જે સુધારજો પણ મને અહીંયા ધર્મના બે પ્રકાર જણાઈ રહ્યા છે દેહ ધર્મ અને આત્મધર્મ એમાં સૌથી પહેલા અહીંયા આત્મધર્મ કહે છે કે તે એ ધર્મો પૈકી ધર્મરૂપ શાસ્ત્રમાં કહેલા શ્રવણ વિગેરે જાણી શકાય તેવા પ્રકારથી એટલે શ્રવણ વગેરેથી તો ભક્તિ જાણી આપણે જાણી જાણી શકીએ એ રીતે ભક્તિ પ્રાપ્ત થાય છે પણ સ્નાન વિગેરે ધર્મો ન જાણી શકાય તેવા પ્રકારે ભક્તિ પ્રાપ્ત કરાવે છે એ મને કદાચ બે ધર્મ લાગી છે તેઓ એટલે કે સ્નાન વગેરે જે છે ધર્મો નો બીજા સાધનમાં પાછળથી પ્રવેશ થતા તેઓથી વ્યાભિચાર પણ સંભવે છે એટલે એ કદાચ ભક્તિ પ્રાપ્ત ના પણ કરાઈ શકે એવો મને અહીંયા કદાચ અર્થ લાગે છે પણ સુધારવા વિનંતી કરું છું તેથી પ્રથમ સ્નાન વગેરે ધર્મ નિર્ધાર કરવામાં આવે છે બંને પ્રકારના ધર્મોમાં પ્રમાણ સરખું હોવા છતાં ફલના બલથી ભેદ થાય છે આ સેન્ટેન્સમાં મને ખબર ના પડી કે તેથી પ્રથમ સ્નાન વગેરે ધર્મ નિર્ધાર કરવામાં આવે છે બંને પ્રકારના ધર્મોમાં એટલે આ એક દેહ ધર્મમાં અને ઉપર શ્રવણ વગેરે જે આત્મધર્મ કહ્યો છે બંનેમાં પ્રમાણ પ્રમાણ એટલે મને લાગે છે કે વેદ સરખું જ હોવા છતાં બંનેનું ફલ ફલ અલગ છે તેથી એમાં ભેદ થાય છે જે એમાં મને આ નહીં સમજ પડી કે તેથી પ્રથમ સ્નાન વગેરે ધર્મ નિર્ધાર કરવામાં આવે છે હા કરશું પેલા એક પૂરું કરી લો પેલા હા તેથી વય એટલે જે અહીંયા મૂળમાં સ વય લખેલું છે કરેલો છે શબ્દ એમાં વય એટલે કે ખરેખર નિશ્ચયપૂર્વક પુરુષોનો ઉત્તમ ધર્મ તે છે કે જેનાથી શ્રદ્ધારૂપ ભક્તિ થાય એટલે વયથી અહીંયા નિશ્ચયાત્મકતા બતાવે છે કે પુમસામ પરો ધર્મ તો પુરુષોનો પર ધર્મ એ છે કે જેનાથી ખરેખર શ્રદ્ધારૂપ ભક્તિ થાય સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરાવનાર ધર્મમાં તો ધર્મ હોવાનો અથવા ઉત્તમ હોવાનો સંદેશ છે એટલે જો કોઈ ધર્મ આપણે સ્વર્ગ સ્વર્ગ પ્રાપ્તિ માટે કરીએ તો એ ધર્મ કદાચ એને તો મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે એ ધર્મ કહી શકાય કે કેમ અથવા તો એને ઉત્તમ ધર્મ ના કહી શકાય તેનો આગળ ઉપર વિચાર કરવામાં આવશે આ સંબંધી હવે આગળ પછી વિચાર શ્રી મહાપ્રભુજી કરશે એટલે સ્વર્ગ વગેરે પ્રાપ્તિ રૂપ ધર્મને તો ઉત્તમ ધર્મ તો નહીં જણાય વળી ધર્મમાં સ્વતંત્રપણું સહાય કરનારું છે એમ પુંસામ એટલે કે પુરુષોના એ ધર્મ કરનારના વિશેષણથી કહેલું છે એટલે અહીંયા આગળ જે ધર્મો શબ્દ છે સવય પુંસામ પરો ધર્મો એ ધર્મ શબ્દ આગળ બે વિશેષણ વાપરવામાં આવ્યા છે પુંસામ અને પરો એમાં પુંસામ શબ્દથી અહીંયા જીવ સંબંધી લીધું છે અને એ ધર્મ ત્યારે જ ઉત્તમ ગણાય કે જ્યારે જીવને એ ધર્મ કરવામાં સ્વતંત્રતા હોય એટલે અહીંયા પુંસામ શબ્દનો ઉપયોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે એ એક વિશેષણ ધર્મનું અને બીજું અને ઉત્તમ ધર્મ કરવાનું કહેલું છે ઉત્તમ વિશેષણ જેનાથી ભગવાનમાં ભક્તિ ના થાય તેવા ધર્મોને બાટલ કરનારું છે એમ કેટલાક કહે છે એટલે બે બે વિશેષણ જે કયા એમાં ઉમસામ શબ્દ જે છે એ સ્વતંત્રતા બતાવવા માટે છે કે જીવ ભક્તિ કરવા માટે સ્વતંત્ર છે અને પરો જે છે એ પરમ ધર્મ એટલે ઉત્તમ ધર્મ બતાવનારો છે એટલે ઉત્તમતા એ અર્થમાં બતાવવામાં આવી છે કે જેનાથી ભક્તિ સિવાયના બધા ધર્મો કેન્સલ કરી નાખાય છે એ એવા પ્રકારના ધર્મની અહીંયા આગળ વાત કરવામાં આવી છે અધમ એટલે હલકું એટલે કે નકામું અધમ અક્ષરજમ એટલે જોઈ લો અત્યારે આ જે વિષય તમને આશંકા થઈ હતી એને હા કે અત પ્રથમ સ્નાનાદિ ધર્મ નિર્ધારક ક્રિયતે એટલે શાસ્ત્રમાં તો આ જેટલા પણ ધર્મની વાત અહીંયા થઈ રહી છે એની પ્રશંસા કરવામાં આવી છે શું છે કે મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેના દ્વારા ભગવાનની અંદર ભક્તિ થાય તો એ જે કંઈ પણ ધર્મનું નિરૂપણ છે તો શાસ્ત્રમાં છે શાસ્ત્ર જેવી રીતે ભગવત શ્રવણ કીર્તનાદિ કરવાનું વિધાન કરે છે તે જ રીતે સ્નાનાદિનું નિર્ધારણ પણ કરે છે વિધાન કરે છે કે રોજ નાહવું જોઈએ તો સ્નાનાદિ ધર્મ પણ છે તો હવે શાસ્ત્રમાં કહેલા હોવાના અર્થમાં એટલે શાસ્ત્રવિહિત હોવાના અર્થમાં શ્રવણાદિ રૂપ ધર્મ અને સ્નાનાદિ ધર્મ એ બંને તુલ્ય થયા તો અહીંયા એ સમજવાનું છે કે શાસ્ત્ર પ્રમાણથી બંનેની તુલ્યતા છે કારણ કે બંને શાસ્ત્રવીય છે પરંતુ હલબલનો વિચાર કરવામાં આવે તો નાનાદી ધર્મના કરતા ભગવત શ્રવણ કીર્તનાદી જે છે એ વધારે ઉત્તમ છે સ્નાન આદિ આદિમાં શું લેવાનું વગેરે હા આદિ એટલે વગેરે હા એ તો બરાબર વગેરે બધા જેટલા પણ ધર્મ છે જેટલું પણ કર્તવ્યનું વિધાન છે તે બધું જ એમ આટલા વાગે ઉઠવું શું કપડાં પહેરવા શું બોલવું ઉઠીને ક્યાં જવું ક્યાં ન જવું શું ખાવું ન શું ન પીવું બધી જ વસ્તુ આ બે ધર્મ જ છે કે જે બરાબર છે કે આ બે ધર્મ કહેવાય જે પણ હોય તે અહીંયા એ દેહ ને આત્માથી કોઈ લેવા દેવા નથી વાત એ છે કે બધું શાસ્ત્રમાં કહેલું છે એટલે દરેકની ધર્મરૂપતા છે દરેકની શાસ્ત્ર વિહિતતા છે એ દ્રષ્ટિથી આ બધા જ ધર્મો છે સમાન છે પણ ફલની દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો ભગવત ભક્તિનો સાક્ષાત ઉપકારકતા જે છે એ શ્રવણાદિ રૂપ જે ધર્મ છે એમાં છે કરો આગળ બોલ બોલ ને શું ઝઘડો થઈ ગયો બીજા સાધનામાં પાછળથી પ્રવેશ થતા એટલે કયા સાધનાંતરાનુપ્રવેશે વ્યવિચારોપી સંભવતી સ્નાનાદિ નામ અદૃષ્ટ દ્વારા ત્યાં એ વાત કહી ને કે બે રીતે ઉપકારકતા હોય છે કોઈ પણ વસ્તુની એક તો સાક્ષાત ઉપકારકતા હોય અને એક આરાધ ઉપકારકતા હોય એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી એમ તો ધર્મ સાધન છે અને ભક્તિ છે એમાં કયા ધર્મ છે એ એનું ફલ ભક્તિ છે તો વિહિત જે શ્રવણાદિ રૂપ ધર્મ છે એ એની દૃષ્ટ પ્રકારેણ ભક્તિ સાધકત્વ એટલે પ્રત્યક્ષ જે ભક્તિના સાધક છે એ સિવાયના જે ધર્મો છે એ ધર્મો કેવા છે એની ભક્તિમાં ઉપકારકતા છે કે નહીં તો એ કહી રહ્યા છે કે એ અદૃષ્ટ દ્વારા અદૃષ્ટ દ્વારાનો તાત્પર્ય એ છે કે ભાઈ તમે નાયા ધોયા વગર એમને વેલા ગેલા ગંધારા બેસી જશો શ્રવણ કીર્તન કરવા તો તમને જ મજા નહીં આવે પણ નાહી ધોઈને ને પ્રસન્ન ચિત્તથી સ્વચ્છતાથી વેચશો તો શ્રવણાદિ કરવામાં તમારે સ્ફૂર્તિ રહેશે એમ એ સ્નાનાદિરૂપ ધર્મ છે એ કોઈક એક જાતનું રિઝલ્ટ પેદા કરશે જે રિઝલ્ટ તમને જે શ્રવણાદિ કીર્તન કરવામાં ઉપકારક થશે Thank you. એટલે આમાં શું આ વસ્તુનું નિર્ધારણ કરવું એટલા માટે આવશ્યક અહીંયા બતાવ્યું કે સાધારણાંતરાનું પ્રવેશે વ્યભિચારોપી સંભવ હતી આ જે નિયમ અહીંયા બતાવી રહ્યા છે નિયમમાં કોઈ વખતે કંઈક આગળ પાછળ થઈ જાય તો ફલની અંદર ગોટાળો પણ થઈ શકે અથવા તો કોઈની સમજમાં પણ ગોટાળો થઈ શકે કેમ કે એક વખત આપણે માની લીધું કે શાસ્ત્રમાં જે કહેલું છે તે કરવાથી આ થશે તો હવે શાસ્ત્રમાં તો ઘણી બધી વાત કહેલી છે એના પાછળ જો પડી જશે માણસ તો મૂળ વસ્તુ એક તરફ રહી જશે એક વખત આનું નિર્ધારણ થઈ જવું જોઈએ કે પ્રત્યક્ષ ઉપકારક કયું છે અને અવાંતર કે આરાધ ઉપકારકતા કોની છે જે એમને જે વાંચ્યું એની પાછળથી છે કે સાધનો પાછળથી પ્રવેશ થતા તેઓથી વ્યભિચારીની ભક્તિ ન થવાનો પણ સંભવ છે વ્યભિચારીની ભક્તિ ના થાય તો સારી જ વાત કહેવાય ને હમ સારી વાત છે એટલે એવું ન થવું જોઈએ એમ એટલે પેલા આ બધા વિષયો વિષયોનું નિર્ધારણ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે શાસ્ત્રમાં કહેલા ધર્મથી ભગવાનમાં ભક્તિ થાય એવી એક સામાન્ય સમજ કોઈને આવી જાય અને શાસ્ત્રમાં તો બધું જ કીધું છે કોઈ વસ્તુ જે મુખ્ય ઉપકારક વસ્તુ છે એને છોડીને જે મુખ્ય નથી એને જ ભક્તિજનક માની અને કોઈ પડી જાય એમ પુષ્ટિ માર્ગની અંદર લોકો આ પાછળ પડી ગયા ને એ રીત પાછળ પડી ગયા કે નેગ ભોગ પાછળ પડી ગયા તો શ્રવણ કીર્તન વગેરે તો એક તરફ રહી ગયા અને આ બધા ઉપાધિના પોટલા બધા માથે લઈ લીધા બધાએ શક્તિથી બહાર આપણે તો નેગ ભોગ રાગ નો જ માર્ગ છે બુદ્ધિ માર્ગ છે હવે આપણી પાસે છે અને એનું સમર્પણ કરીએ તો જેટલું કરો એટલું ઓછું છે પણ નથી તો આ એક સ્લોગન આપણે પકડી લીધું કે પુષ્ટિ ભક્તિ કેવી રાગ ભોગ વૈભવ ની ભક્તિ છે પુષ્ટિ ભક્તિ રાગ ભોગ વૈભવ નથી તો ભીખ માંગી માંગીને એને બધા પાસેથી ભેગા કરો એમ કરી અને આપણે એને લઈ લઈએ તો પછી ગોટાળો થઈ જાય ને શ્રવણ કીર્તન બધું તો એક બાજુ રહી ગયું ને આ બધામાં પાછળ પડી ગયા તો ઘણા બધા ધર્મો છે એમાં કયા ધર્મની સાક્ષાત ઉપકારકતા છે એનો પણ તો વિવેક હોવો જોઈએ ને હા કરો ને પછી કરો ભલે સાડા દસ થયા છે માહિતી જયંતિ છે મને સમજાયું ને બંને પ્રકારના ધર્મો એટલે આ શ્રવણ અને જે ધર્મો કરીએ છીએ તે એ બંને એ રીતે લેવાનું બંને ક્યાં લખ્યું છે બ્રેકેટમાં લખ્યું બંને પ્રકારના ધર્મોમાં પ્રમાણ સરખું હોવા છતાં ફલના બલથી ભેદ થાય છે હા એ આ સ્નાનાદિ ધર્મ અને શ્રવણાદિ બંને એ બેને હા સારું અહીંયા રાખી સંવત્સરમ